એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા વિશાખભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન નંદિની પણ છે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે પૃથ્વી કેમ જન્મી હા હા આ પૃથ્વી છે ને આપણે જેના પર રહીએ છીએ એની વાર્તા છે તમને બધાને ખબર છે એનો જન્મ કેવી રીતે થયો ધ્યાનથી સાંભળજો ભાઈ એની એક વાર્તા છે હો ઘણા સમય પહેલાની આ વાત છે ઘણા સમય પહેલાની એટલે ઘણા સમય પહેલાની હો ભાઈ આપણી આ પૃથ્વી આ ધરતી કેમ જન્મી એની આ વાત છે આપણી આ પૃથ્વી જન્મી એની પહેલા તો બધે પાણી પાણી ને બસ બધે પાણી જ હતું નકરું પાણી જ પાણી જોઈ લો ને જ્યાં જુઓ ત્યાં પાણી જ્યાં નજર નાખો ત્યાં પાણી એ વખતે એ સમયે આમ ઉપર આકાશમાં બે ભાઈઓ રહેતા હતા હો ભાઈ આકાશમાં આ બે ભાઈઓ તો સાવ જુદી ભાતના એટલે કે હોશિયાર હો આ વિશાખ જેવા નંદિની જેવા અને આ તમારા બધા જેવા હોશિયાર હો કે એક ભાઈનું નામ લોપોંગ અને બીજાનું નામ ચોમ ચોમ ચોમ આ હવે આ આકાશમાં રહેતા બે ભાઈઓને એક દિવસ એક વિચાર આવ્યો આઈડિયા આવ્યો કે એલા ભાઈ આ પૃથ્વી સાથે કોઈક માણસ તો જોઈએ ને માણસ વિનાની પૃથ્વી કઈ સારી લાગતી હશે પૃથ્વી સાથે કોઈક માણસ તો જોઈએ જો ભાઈ આવો એ બે ભાઈઓને વિચાર આવ્યો એટલે એ તો લાગી ગયા કામે શેનું કામ ખબર છે અરે ભાઈ માણસ બનાવવાનું કામ હા માણસ બનાવવાના કામે લાગી ગયા આ લોપોંગ અને ચોમ આમ કામ કરતા કરતા કરતા એમના મનની અંદર વળી પાછો વિચાર આવ્યો કે આપણે માણસ તો બનાવીએ છીએ આ પૃથ્વી ઉપર પણ પૃથ્વી ઉપર તો જ્યાં જુઓ ત્યાં નકરું પાણી પાણી અને પાણી જ છે આપણો બનાવેલો માણસ આ પૃથ્વી ઉપર વળી રહેશે ક્યાં એમને તો એવો વિચાર આવ્યો ત્યાં તો શું થયું ખબર છે અરે ભાઈ ત્યાં આકાશમાં એક મોટું કમળનું ફૂલ એમને ઉઘડતું ને ખીલતું દેખાયું જેવું આકાશમાં કમળનું ફૂલ ઉઘડ્યું કે આ આકાશમાં રહેતા બે ભાઈઓએ એક કમળના ફૂલને હાથમાં પકડીને કર્યો ઘા આપણી આ ધરતી ઉપર આપણી આ પૃથ્વી ઉપર ઘા કર્યો અને મારા બાળ દોસ્તો આ કમળનું ફૂલ આપણી આ પૃથ્વી ઉપર પડ્યું એટલે બધુંય પાણી તો ભાઈ કમળ કમળ ને કમળ થઈ ગયું હો અને પછી તો બે ભાઈઓએ પવનને બોલાવ્યો ને ચારેય ખૂણેથી પવનદેવ આવ્યા પવનદેવ આમ ઉત્તર દિશામાંથી પવનદેવ પીળા રંગની ધમરખ ધૂળ લઈને આવ્યા અને દક્ષિણ દિશામાંથી પવનદેવ લાલ લાલ ટમેટા જેવી લાલ રંગની ધૂળ લઈને આવ્યા અને આ બાજુ આ સુરત દાદા હાથમે એ આથમણી દિશામાંથી એ પવનદેવ આવ્યા હો કાળી કાળી કોયલ જેવી કાળી ભમ્મર ધૂળ લઈને અને કોણ જાણે ક્યાંથી પશ્ચિમ દિશાના પવન દેવ તો ચકરડી ભમરડી કરતા કરતા ગોળ ગોળ ગોળ ગોળ ફરતા ફરતા ફરતા ફરતા આવ્યા અને બધીએ રંગે રંગની ધૂળ ને આ કલરે ની ધૂળ ને ગોળ ગોળ ચકરાવે ચડાવી અને ધૂળ તો જો જોતામાં થઈ ગઈ એક ચકરડું હો આ તમે ભમરડો ફેરવો છો ને હા તે આ બધી ધૂળ આમ એક ગોળ ગોળ ઘૂમતું ચકરડું જ થઈ ગઈ હો ભાઈ અને પછી તો આ બધી ધૂળ લાલ ને પીળી કાળી ને કેસરી એમ બધી ધૂળ એકબીજીમાં ભળી ગઈ અંદરો અંદર અને ભમર ચક્કર ચક્કર ભમર ભમર ચક્કર ફરતી ફરતી એટલી બધી ફરી એટલી બધી ફરી કેટલી ફરી ખબર છે તમને અરે ભાઈ આપણી આ પૃથ્વી ગોળ ગોળ નારંગી જેવી ગોળ બની જાય ને ત્યાં સુધી ફરી અને પછી તો ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ઘૂમી હો ભાઈ ને પછી તો ચારેય દિશાના પવન દેવે એ ધૂળને આની કોર ને ઓલી કોર એની કોર ને પેલી કોર આમ ઊંચી નીચી નીચી ઊંચી એમ કરી કરીને બધે વેરી દીધી ને ફેંકી દીધી પહેલા બે ભાઈઓ આ લોપોંગ ને ચોમ પછી તો ધૂળની સાથે રમતે ચડ્યા પોતાના હાથે તો ધૂળને ઉપાડે ક્યાંક બાકોર ઉપાડે કાણું પાડે અને એમ પૃથ્વીમાં ગુફા ભોંયરા અને મોટા મોટા ખાડા પડી જાય હો ભાઈ અને ક્યાંક વળી ધૂળમાંથી મોટા મોટા ડુંગરા જેવા ઢોરા અને ટેકરા બનાવે બોલો પૃથ્વી ખરે ખરી બની રહી ત્યાં સુધી આ બે ભાઈઓ રમતો કર્યા કરી હો તો આ આવી રીતે આપણી આ પૃથ્વીનો જન્મ થયો છે ઓ ભાઈ અને એટલા માટે તો આ પૃથ્વી ઉપર રંગે રંગના છાંટણા છે આ તમે જુઓ છો ને આપણી આ ધરતી ઉપર કેટ કેટલા રંગો છે દરિયાનો રંગ ભૂરો રેતીનો રંગ પીળો અને કથ્થાય ઝાડવાના રંગ લીલા અને એટલા કારણે થઈને આ પૃથ્વી ઉપર ડુંગર ને પર્વતો થયા છે અને ઊંડી ઊંડી ખીણો થઈ છે ઓ ભાઈ બોલો લ્યો છે ને મજાની વાત આ પૃથ્વીના જન્મની વાત છે ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો